એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા રુદ્રભાઈ વાર્તા સાંભળે છે અને દક્ષ અને ઈવા પણ વાર્તા સાંભળે છે આવો આવો રુદ્રભાઈ દક્ષભાઈ ઈવા બહેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ગોવાળનો છોકરો અને રાજા ઘણા સમય પહેલાની આ વાત છે હો એક હતો રાજા એ રાજાને ચિત્રો દોરવાનો ભારે શોખ હતો આ ધ્રુવભાઈની જેમ ચિત્રો કાઢે સરસ સરસ હવે એક વખત એ કાગળ ને પીંછીઓ ને રંગો લઈ અને એક ઊંચી ઊંચી સુંદર મજાની ટેકરી હતી ને ત્યાં ગયો રાજા તો થોડીક વારમાં તો એને સરસ મજાના કુદરતી દ્રશ્યોનું ચિત્ર બનાવી નાખ્યું એમાં ડુંગર હતા ને વાદળા હતા ને ઝરણા ખળખળ વહેતા હતા એવું પછી એ ચિત્રની સામે ઊભો રહીને ચિત્રને જોવા લાગ્યો રાજા ફરીથી એને તો પીંછી ને રંગો વડે એમાં થોડાક આમ સુધારા વધારા કર્યા આ રંગ ખટતો હતો તે એ પૂર્યો અને પીળો ખૂટતો હતો તે તે પૂર્યો ચિત્ર કેવું સરસ લાગે છે એ જોવા એ તો હળવે હળવે પાછા પગલે સેજ આમ ચિત્રથી દૂર જવા લાગ્યો એમ કરતા કરતા એ તો ટેકરીની સાવ ધાર સુધી પહોંચી ગયો બોલો અને નીચે તો ખીણ હતી એ વખતે એક ગોવાળનો એક છોકરો ગાયો ચરાવતો હતો એ ટેકરી ઉપર ગાયો ચરાવતો હતો એણે રાજાને છેક આ ટેકરીની ધાર પર પહોંચેલો જોયો અને એને તો થયું કે જો રાજા એક પગલું પણ પાછળ જશે તો નીચે ઊંડી ખીણમાં પડશે અને મરી જશે બિચારા એટલે એ તો દોડતો દોડતો પેલા ચિત્રની પાસે આવ્યો અને ચિત્ર પર જોરથી એક પોતાની લાકડી મારી રાજાને તો આ છોકરા ઉપર ખૂબ ગુસ્સો આવી ગયો મારું ચિત્ર પાડી નાખ્યું લાકડી મારીને એ છોકરા તરફ દોડ્યો અને એને પકડી લીધો રાજાએ પછી કાંટો પાડીને કે અલા મૂર્ખા તે મારું બનાવેલું સુંદર મજાનું ચિત્ર ફાડી કેમ નાખ્યું મારી બધી મહેનત તે ખોટી કરી હવે હું તને મારી નાખીશ હવે હું તને સજા આપીશ ગોવળનો છોકરો તો જરાય ડર્યો નહીં તમારી જેવો બહાદુર હતો એ તો એ તો રાગ રાજાને પ્રણામ કરીને બોલો મહારાજ આ જરા પાછળ તો જુઓ તમારી પાછળ જુઓ કેટલી ઊંડી ખાઈ છે ઊંડી ખીણ છે જો મેં ચિત્રને આમ ફાડ્યું ન હોત મેં ચિત્રને લાકડી ન મારી હોત તો એને જોતા જોતા તો હજી તમે પાછળ ને પાછળ ખસતા હતા અને નીચે ઊંડી ખીણમાં ગબડ્યા હોત ને મરી જાત રાજાએ બરાબર આમ પાછળ નજર કરી તો ઊંડી ઊંડી ખાય હો ભાઈ છોકરાની વાત તો સાવ સાચી રાજાને પસ્તાવો થયો કે હું તો આ છોકરાને ખોટો ખોટો ખીજાયો એનો તો કાંઈ વાંક નથી એટલે રાજાને પસ્તાવો થયો અને છોકરાની માફી માગી અરે બેટા જો તે આવી ચાલાકી ન બતાવી હોત તો હું તો સાચે સાચ મરી જવાનો હતો પડી જાત નીચે પછી રાજાએ છોકરાને પોતાના મહેલમાં લઈ ગયા અને સરસ મજાની કિંમતી કિંમતી ભેટો આપીને એનો બદલો વાળો ભાઈ થોડા સમય પછી રાજાએ છોકરાને મહેલમાં બોલાવી અને પોતાની પાસે રાખ્યો થોડા વર્ષો પછી રાજાએ એને પોતાના રાજ્યનો સેનાપતિ બનાવ્યો સેનાપતિ તો ભાઈ આવી હતી આ રાજા અને છોકરાની વાર્તા રુદ્રભાઈ દક્ષભાઈ ઈવા બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો